ભગવાનના દર્શન થાય અને હૃદયપૂર્વક પોતાની પ્રાર્થના કરે કે દાદા ભગવાન ખૂબ ખૂબ જીવો જેથી કરીને અમને જે પરમ સુખ પ્રાપ્ત થયું એવું અનેકોને હજારો લાખો લોકોને આવું સુખ પ્રાપ્ત હો એવી ભાવના સતત રહે દર્શન અને આ ભાવના આ બેનો સમન્વય આ દિવસે આપણને વિશેષ વિશે તૈયાર થાય છે દાદાના માટેનો પરિચય એ તો આપવાની કંઈ જ જરૂર નથી બધા બહુ જ સુંદર રીતે સમજી ગયા છે કે દાદા ભગવાન કોણ છે ને શું છે ને આપણને શું આપી દીધું છે એમનું ઓળખાણ શબ્દોથી નથી એમનું ઓળખાણ તો એ જે આપણને પ્રગટ જ્ઞાન કરી આપે છે તો આત્મા જાગ્રત કરી આપે છે ત્યારે આપણને જે અનુભૂતિ થાય છે કોઈ કાળે ન અનુભવેલો પરમાનંદ આપણને પ્રાપ્ત થાય છે ચિંતા ઉપાધિ સંસારિક વિકારો કોઈ રીતે ઓળખાય એવા છે જ નહીં માત્ર આપણને જે અનુભવ થાય છે અને જેમ જેમ આપણને અનુભવ વધતો જાય છે સ્થૂલમાંથી સૂક્ષ્મ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમ અનુભવ ઉત્પન્ન થતા જાય છે તેમ તેમ દાદા ભગવાન માટે અહો અહો ભાવ ઉત્પન્ન થતો રહે છે તો ગજબનું આપણને જ્ઞાન આપ્યું છે કોઈ કાળેના અનુભવ્યું હોય એવી વસ્તુ આપણને આપી છે બનાવવાની રીત સાધન તદ્દન નવી જ છે નિરાળી છે આગવી છે આ રીત ક્યારેય કોઈએ જોઈ નથી સાંભળી નથી કે અનુભવી નથી એવી અપૂર્વ છે આ અપૂર્વ રીત આ અપૂર્વ રીતના પ્રણેતા દાદા ભગવાન થયા છે અક્રમ માર્ગ જે કોઈ ક્યારે ક્યાંય સાંભળ્યો નથી કે વાંચ્યો નથી એવો અક્રમ માર્ગ એમના નિમિત્તે ઉદયમાં આવ્યો છે અક્રમ અક્રમ એ વસ્તુ બહુ જ ઊંચી છે સમજાય એવી પણ નથી સામાન્ય ભાષામાં કે જાડી ભાષામાં કહીએ તો કે કે દાદા લિફ્ટમાં બેસાડીને આપણને સીધો મોક્ષ લઈ જાય છે હવે આ જાડી ભાષાનું વાક્ય છે છતાંય એને જો સમજતા જઈએ તો ઓહો એટલી બધી એની સૂક્ષ્મ ભેદો ઉત્પન્ન થાય છે એમાંથી આ લિફ્ટ એટલે કેવા પ્રકારની લિફ્ટ છે એ લિફ્ટ જેવી તેવી લિફ્ટ નથી જે ક્રમિકમાં પગથિયે પગથિયે ચડતા ચડતા જતા હતા તે એક કલાકમાં સીધો આત્માનુભવ તરફ લઈ જાય છે ક્રમિક અને અક્રમ ક્રમિકમાં પોતે બહારના ભાગને શુદ્ધ કરતો કરતો કરતો કરતો અંદર જાય અને સંપૂર્ણ શુદ્ધ થાય એટલે કે ક્રોધ માન માયા લોભ આ બધાના પરમાણુઓ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય સંપૂર્ણ ખલાસ થઈ જાય ત્યારે એ છે તો શુદ્ધ આત્માના અનુભવમાં જાય છે એટલે કે બારમા વૃત્થાનકે જાય છે આ ક્રમિકની રીત છે ક્રોધ માન કે છેવટે અહંકાર પણ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એક પણ પરમાણુ અશુદ્ધિનું ના રહે શુભનું ના રહે ત્યારે છે તો શુદ્ધ અહંકાર કમ્પ્લીટ થાય સંપૂર્ણ ત્રણસો સાઠ ડિગ્રી થાય ત્યારે એને શુદ્ધાત્માનું સ્પષ્ટ અનુભવ થાય અક્રમમાં દાદા શું કરે છે કે પહેલું તમને સંપૂર્ણ અહંકારને શુદ્ધ કરી આપે છે અને શુદ્ધાત્માનો અનુભવ પહેલો એક કલાકમાં થઈ જાય છે આ લિફ્ટનું ઓરિજિનલ વ્યૂ પોઈન્ટ છે ત્યાર પછી જે રહે છે બાકીનો ભાગ એ બધો નિકાલી કરી નાખે છે એને જ્ઞેય બનાવી દે છે તમે પોતે શુદ્ધાત્મા એના જ્ઞાતા થઈ જાઓ છો ક્રોધ માન માયાનો શુદ્ધ કરતા કરતા લાખો અવતાર હોય જાય તો એનો અભાવ એવો નથી છેક અગિયારમાં ગુણસ્થાનકે એટલે સૂક્ષ્મ સંસાર સુધી શ્રમિકમાં એટલી બધી મુશ્કેલ ભગવાન પદ સુધી પ્રાપ્તિ થાય તોય પણ અગિયારમા ગુરુ સ્થાન સુધી લોભ છોડતો નથી એ લોભ છૂટે તો સીધો બારમામાં આવે દાદા સીધું જ લોભ ક્રોધ માન માયા લોભ બધા જ છોડાવી દે છે અને બારમા ગુરુ સ્થાનક લઈ જાય છે હવે આ કલ્પનામાં આવે એવું નથી જેને પ્રાપ્તિ થઈ છે એને પણ પોતાના અનુભવમાં આવે એવું નથી છતાં આ હકીકત છે શુદ્ધાર્થમાં તમે પોતે જુદા થઈ જાઓ છો જુદા પાડી આપે છે દાદા અને પછીનો જે ભાગ રહે છે જે ડિસ્ચાર્જ સ્વરૂપી છે ક્રમિકમાં ક્રોધમાન માયાલોભ શુદ્ધતા થતા જાય ત્યાર પછી શુદ્ધાત્માનો અનુભવ થાય છેવટે જે અહીંયા પહેલો અનુભવ થાય છે પહેલો અનુભવ થાય છે અને પછી જે ભાગ રહ્યો તેને ડિસ્ચાર્જમાં કાઢી નાખે છે કારણ કે જ્ઞેય થઈ જાય છે અને પોતે જ્ઞાતા પોતાના આત્મપદમાં આવી જાય છે એટલે એને કોઈ સ્પર્શ કરતું જ નથી જે નિકાની બહાર છે પાડોશીનો જે ભાગ છે એને જોયા કરતો હોય છે અને એનો કમ્પ્લીટ નિકાલ કરી નાખે છે એટલે ક્યાંય પણ ખેત પામવા જેવું કે ડિપ્રેશન થવા જેવું ફક્ત ચાલ્યા જ કરવાનું અને જે અકર્તા છે અકર્તા પદમાં દાદા બેસાડી આપે છે એટલે આ બધા જ શિક્ષણ કરતાને કાર્યશક્તિને જોયા જ પડતો હોય છે એનું ક્રિયાપણું જોયા જ પડતો હોય છે આ અનુભૂતિ દાદાના શબ્દે શબ્દ જેમ પોતે જેમ સમજવા માંગશે તેમ તેમ એને પોતાના ભેદ વર્તાયા હતા જ્ઞાન દાદાએ આપી દીધું છે સમજ સંપૂર્ણ છે કેવળ દર્શન સુધીની છે અને જેટલું જ્ઞાનમાં પરિણામ પામે દર્શન જેટલું જ્ઞાનમાં પરિણામ પામે એટલું નિયમથી ચારિત્ર ઉત્પન્ન થાય ચારિત્ર બહારનું લેવા જવા જેવું નથી બાહ્ય ચારિત્ર વસ્તુ બહુ જુદી છે એ ઉદય કર્મને અધીન છે ડિસ્ચાર્જ પર છે અને આંતરચારિત્ર આત્મચારિત્ર એ તો જ્યારે પોતાના જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવે છે ત્યારે એની નળે સહજ સ્વભાવ ઉત્પન્ન થાય અને દાદા આ આત્મચારિત્રમાં લાવી દે છે આત્મવીર્ય ઉત્પન્ન થાય છે પોતાના ગુણધર્મનો પોતે અનુભવી થઈ જાય છે આ બહુ દાદાએ આપણને આ ખોબલામાં આખો સાગરનો અર્થ આપી દીધો છે જેને જેટલું સમજાય એટલું એને પરિણામ પામ્યા વગર રહે છે તે ક્ષણે જ પરિણામ પામી જાય દાદાનું જ્ઞાન છે એ જ્ઞાન જેમ જેમ ઊંડું ઉતરતો જશે ખરેખર જ્ઞાન નથી આ તો વિજ્ઞાન વિજ્ઞાન છે અને વિજ્ઞાન છેલ્લું પત્યું દાદા પોતે નિરંતર વિજ્ઞાનમાં જ રહે છે એટલે આપણને એમ કહે છે કે તમે વિજ્ઞાનમાં આવો વિજ્ઞાનમાં આવશો તો ત્યાં આગળ બીજું કાંઈ જ નથી ખાલી પોતે જ્ઞાતા પદમાં રહે છે જ્ઞે અને બીજું બધું જ્ઞેય પદમાં રહે એટલે આ જ્ઞેય જ્ઞાતા પદ એ વિજ્ઞાન સ્વરૂપ છે અને દાદાનું વિજ્ઞાન સમજવા સૂક્ષ્મતમ સુધીમાં જ્યારે જાશે જવાશે ત્યારે દાદાનું યથાર્થ વિજ્ઞાન જેમ છે તેમ સમજાશે શબ્દમાં ઉતરે એવું નથી વિજ્ઞાન પોતાની અનુભૂતિમાં આવેલું છે અને એ વિજ્ઞાનને જેમ જેમ સમજાશે એક એક વાક્ય દાદાના જે જ્ઞાન વખતેના જે એક એક વાક્યો છે લેવલથી કહેવા માગે છે એ લેવલ ખાલી એના માટે માથાકૂટ કરવાની જરૂર નથી પણ અંદર ખાલી ભાવ જ નક્કી કરવાનો કે આ દાદા કઈ લેવલથી કહેવા માગે છે શું કહેવા માગે છે એટલું જ પોતે એના લક્ષમાં રાખશે તો ઓટોમેટિક એની મેળે છે તો એક એક વાક્ય દાદાનું સમજાશે અને એક એક વાક્યમાં આખું વિજ્ઞાન એક જ વાક્ય પકડી લે તો એમાં આખું વિજ્ઞાન દાદાનું સમજાય છે અને એ વિજ્ઞાન જ્યાં સમજાય છે ત્યાં જ પૂર્ણાવતી છે એટલે મહાત્માઓ જેમ જેમ દાદાનું સાહિત્ય વધારે વિશેષ રીતે પ્રાપ્ત કરતા હતા દાદાના જ્ઞાનમાં આગળ વધતા હતા દાદાની પાંચ આજ્ઞાઓમાં જબરજસ્ત રીતે રહેતા હતા ત્યાર પછી છેવટે છેલ્લું પદ રહે છે કે દાદાના જગતના તમામ ધર્મો તમામ શાસ્ત્રો એ બધાનો સાર પાંચ આજ્ઞામાં આવે છે બીજું કંઈ કરવા પણ રહેતું જ નથી પાંચ આજ્ઞા જો સમજાય જેમ જેમ સમજની શક્તિ વધતી જશે લેવલ સૂક્ષ્મતા વધારે ને વધારે દાદાને માથે રાખી અને નિશ્ચય કરી અને પાંચ આજ્ઞામાં રહેવા માટે પુરુષાર્થ કરો અને જેમ જેમ એ આજ્ઞામાં આજ્ઞા દાદાની પાંચ આજ્ઞાથી આ અસ્થિ અસ્થિ મજ્જા રંગાઈ જશે હાડમાં દાદાની પાંચે આજ્ઞામાં રંગાઈ જશે ત્યારે જાણજો કે તમે દાદા મવી છે ક્યાંય આ વસ્તુ નથી દાદાએ શોર્ટમાં આપી દીધી અને આપણા હાથમાં આટલી મોટી વસ્તુ આવી ગઈ છે તો માથું મૂકી અને એની પાછળ પડી જવાનું અનંત અવતાર દેહને માટે કાઢ્યા છે આ એક અવતાર દાદા દાદાના જ્ઞાન અને દાદાના આજ્ઞા માટે વપરાઈ જાય તો જાણજો કે અનંત અવતારનું પાછું પડી ગયું અને આવા પ્રસંગો જ્યારે પુષ્પંત ભેગા થવાનો પ્રસંગ આવે છે ત્યારે નૈમિત્તિક અંદર જન્મદિન પ્રસંગે કહેવા જેવું છે દાદાને તમારું વિજ્ઞાન અમને સમજી જાઓ તમારું પદ અમને પ્રાપ્ત થઈ જાય અમે અભેદ સ્વરૂપમાં આવી જઈએ એટલું જોઈએ બીજું તો શું બીજું આપ લેવાની કે સમજ નથી અમે આપવાના માટે શક્તિમાં નથી અમે તમને શું આપી શકીએ બસ આ મન વચન કાય આપના ચરણોમાં અર્પણ કરી દઈએ છીએ એ જ અમારી અર્પણતા એ જ અમારું આપવું અને તમારું આપવાનું તમારે જે આપવું હોય તે તમારી મારે આપો એ જ ભાવ આ દિન માટે આપણે બધાએ 마비의 신. 잘 네, 갑시다.